હોય કરી આપે જે પરમાત્મા સાથે બેસતા હોય તે કરી આપે The one who is always seated next to Paramatma can make that possible. હિન્દી એને આવડે છે દાદા હિન્દીમાં તમે બોલો છો હિન્દી એને આવડે છે હિન્દી પરમાત્મા સાથે के साथ बैठ समझे ना? तो इसको कौन बैठता है કેવી રીતે એને ગોતે દાદા पूरे तो मैं अंतरात्मा आपको प्राप्त हुआ है कि तो वो बता देंगे He is, uh, he can make it possible for you, just like he has made it possible for me. Not possible, hundred percent, guarantee. हम बता देंगे तो सबको बता दिया इसलिए आचरण करता हूँ निरंतर आनंद में ही रहते हैं बाहर की तकलीफ हो तो भी आनंद है बाहर की तकलीफ हो तो भी आनंद है निरंतर आनंद में रहते हैं I'm not there for them. This should be in my family. This is my dream. Progress માટે જ આવે છે અને કઈ મટીરિયલ ગેઇન નથી જોઈતો ખાલી આધ્યાત્મિક ગેઇન જ જોવે છે એટલા માટે જ આવે છે ઠીક ઠીક એ તો લેડી વાત હે સચી વાત હે વાસ્તવિકતા હતી નહીં કોઈ જગ્યાએ This is one place in the world. Real. अब समझ कभी कोई वक्त होता है नहीं तो होता ही नहीं इतना लाइट कभी होता नहीं ये लाइट हो गया है तो मिल जाएगा अब समझना कभी होता ही नहीं होता लाखों साल पर कोई होता है आपको दर्शन हुआ थोड़ा और हमको देखा होगा बहुत कितने कितने पुण्य होता है चौरासी लाख जन्म के बाद मिलता है ना जन्म बड़ा भाग ये हो एक गया जन्म है जिसमें ट्राई करनी है What he is saying is you are very punyashali to meet him today, Darshan. Very आपकी rare. कृपा हुई आपने बुलाया बोलो जी કે તમારી કૃપા થઈ અને તમે મને બોલાવ્યો अभी कृपा में तो अभी कराता हूँ कृपा बोलो हाँ દાદા ડેના છે અને આપડી મીના છે ને મીના મીનુ એ એની સાથે કામ કરે છે બ્રોકર નું એટલે મીના એને બોલાવે છે અમેરિકા નો છે દાદા બે આપવા છે એક એક કામ એક think this, this take out one. This one. એને બ્લેસિંગ તો એ લે કરી લે Do you want his blessing? Sure. Sure. હા દાદા બતાવ Okay. So I show you what you are supposed to do. Dada Bhagwan is मैं भगवान हो गया नहीं मैं तो ज्ञानी पुरुष हूँ और वर्ल्ड की ऑब्जर्वेटरी हूँ जो जो खुलासा चाहिए सब देता हूँ मन को जितना प्रश्न होता है मन को माइंड को जितना सब प्रश्न का खुलासा कर देता हूँ वर्ल्ड की ऑब्जर्वेटरी हूँ મેર ભગવાન હો ગયા ભગવાન અંદર હો ગયા મે બી નમસ્કાર કરતો હુ દાદા ભગવાન કો અંદર કુલ ભગવાન હો ગયા આ દે પતની કે મી વન મોર પીપલ હે કિધાને દેતા હું બાદ મે તો મેરી બઈ ઇતના પલીઝ હો ગયા હે ઇધર ઇધર ભી જાસા દે નહીં દે બોલા તો ये दादा भगवान से You, can you speak together? आप बुलाओ और ये सब बोले બે જણ બોલે દાદા બે જણ બોલે हाँ निराकुल आनंद है निराकुलता आनंद સચ્ચા બરાબર connect થઈ ગયું. This is the cash bank आपको मिल गया है कैश बैंक असली બરાબર રિયલ અસલી અસલી માલ મળી ગયો <laughs> એને સમજાવો कोई मेहनत कुछ मेहनत पर करना पड़- पड़ेगा नहीं मेहनत करने की कोई जरूरत ही नहीं सच्चा भगवान को पकड़ो होता है नहीं कभी कोई जगह होता है This is only one temple of God. And the temple is God. तो जो आपको जो चाहिए जो सब देता है सब देता है जो चाहिए निर्विकल्प निर्विकल्प समाधि मिल जाएगी मिल जाएगी हाँ सब कुछ मिलेगा और कुछ नहीं चाहिए दुनियादारी का तुम्ही कहते चाहिए બીજું કઈ નથી જોઈતું એ જ જોઈએ છે દાદા वो सबको मिला है निर्विकल्प समाज પાછું સંભળાય છે બધા ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો ગુસ્સો કાબુમાં કેવી રીતે રાખવો કઈ કોલેજ માં શીખ્યા હતા ગુસ્સો ના સ્વભાવ છે દાદા કોઈ કોલેજમાં નતા કયા સ્વભાવ છે કોનો સ્વભાવ આત્માનો કે નો ચેતનનો કે જળનો કોનો સ્વભાવ છે ચેતનનો કે જળ નો સ્વભાવ છે જળનો સ્વભાવ છે મારું દેવાને શું કહે છે બધો કરે છે કોનો સ્વભાવ છે કોનો સ્વભાવ છે જળ હોય તો આ ગુસ્સે થાય કે છે મારો સ્વભાવ છે મારો સ્વભાવ છે હા પણ તું કોણ છું ઘર તું ચેતન ચેતન ચેતન દાદા ચેતન માં ભાઈ ગુસ્સો ચેતન પરમાત્મા છોકરા છોકરા કઈ ફોડી નાખે ગુજરાતી છે ગુજરાતી આવડે છે ગુજરાતી છોકરા કઈ ફોડી નાખે ગ્લાસ વેર કે કઈ ફોડી નાખે તારે હસવું ઉભા થયેલે તો ગુસ્સો જ કરે એવું પ્રશ્ન કરી પ્રયત્ન કરશે દાદા એને મારવા કરવા નહીં હજુ એ તોડી ના નાખે કોઈ એ તોડી નાખે છે કોણ તોડી નાખે આ ક્લાસ સુધી કોણ તોડી નાખે છે <laughs> પગવાથી તૂટી ગયા તો કોણ તોડી નાખે ભૂલથી તૂટી જાય છે દાદા ભૂલથી પછી એને કેવું ફરી આવું ના કરી ફરી ગઈ એમ કેવું પેલું આખું ગુસ્સો ખોટો જરૂર જ નથી ગુસ્સાની એનાથી એનાથી વાગી ફૂટી ગયેલા પાછા આવે ખરા પાછા આવે દાદા એમને જ્ઞાન લેવું છે બેન ને હા ભાઈ God God is in every creature. God is in every creature, whether visible or invisible. Okay. સમજ પડી દાદા એને સમજણ પડી એ દાદા ભગવાન પ્યોર સોલ છે એટલે આનંદ થાય છે દાદા ભગવાન પ્યોર સોલ વ્યક્ત હૈ इधर डेवलपमेंट हो गए होता होता आत्मा हो जाता है पहले तो अवेयरनेस भी नहीं रहता है मुझे अवेयरनेस जाता है फिर आगे बहुत बहुत स्टेप है कोई In the, in the development of ego towards Atma, એવું ભાન જ નથી મનુષ્યનું હા, બસ. Power and that. હા. દાદા પણ દ્રઢ નિશ્ચય કર્યો છે કે કડવું છે કપટ દ્રઢ નિશ્ચય કર્યો છે કે કડવું છે કપટ દાદા એવો જ છે નહીં તો કાયમ દુર્ગમ મુખે જવાય તો જવાય બિલકુલ પ્યાર ઇમ્પ્યોર ચાલે નહીં ચાલે અને મારી જોડે ઘણા પ્યોર થઈ ગયા ઘણા પ્યોર થઈ ગયા લોકો શું પ્યોર ને પરમાત્મા થવાનું છે તમે જે છો એ થવાનું તમારી વખત લાગે <laughs> એકદમ પ્યોર થતા કેટલો આશીર્વાદ મળે કશું આપી દો દાદા આપેલો જ છે દાદા આશીર્વાદ તો આપેલો જ છે તમે બધાને એ તો આપેલો છે માગી ના લેવાય તમે આપીએ અમે હૃદય કુશી જાય આપી દઈએ ભીખ બાબા ના ભાઈ નાની નો રાજીપો મેળવો બહુ અઘરો દાદા ભીખ મગજ કામ ના ચાલે પ્યાર બનો દાદા નિરંતર યાદ રહે લાખ હજાર પચીસ હજાર માણસો નિરંતર યાદ ચોવીસ કલાક યાદ રહે કેવા પ્યોર થઈ રહ્યા છે જેટલો પ્યોર તો એમને યાદ રહ્યા કરે યાદ કરવાના આપણે <laughs> ક્યાં અર્થવાન છે બધો કચરો મોક્ષ એટલે કયો અર્થ પરમાત્મા પ્યોર જ છે ઇમ્પ્યોર જીવ પરમાત્મા પ્યોર Thank you. સમજણ પડવી જોઈએ પડે કાચમાં જાય જાય ના સમજણ નીકળી છે તો આગળ ગામ વાળા ને ખબર લઈ પડે બધા પથરા નીકળે છે પથરા આવીને બધા એમાં નાખેલા બધા ખાડામાં બાળવા હીરા જ નહીં માં અરે જીવે છે એટલું શું કહ્યું ભોવાન જ શાસ્ત્ર કે ઉઘાડ્યું જગતે સાધુ સંન્યાસ બધા ઊંઘે જેટલી પ્યારી જેટલી જાગૃતિ શું કહ્યું જેટલી પ્યારી એટલી જાગૃતિ નિરંતરતા વાળા છે ચોવીસે કલાક હા દાદા ભારતીબેન પૂછે છે કે આપણી પ્યોરિટી કયા કેટલા પ્રમાણમાં હોય એ કેવી રીતના ખબર પડે આ ભારતીબેન પૂછે છે કે પ્યોરિટી કેટલા પ્રમાણમાં હોય એ કેવી રીતના ખબર પડે બધું પોતાને ખબર જેમને ઊંડો આંખે દેખાય એટલા ભાગ દેખાય પછી આપડે આગળ ઊંડાવું છે એટલે પછી આંખે જેમ જેમ દેખાતું જાય બધી ત્યાંથી ખબર છે જ ભાન છે બધી બધા તમે બધા કપટ ગીતા લખો છો એ જણા શરીર લખેલો છે મને આવી ગયા મારે કપટ ગીતા લખી સ્ત્રીઓ જણા છે કોઈ કોઈ ના લખે હોય જ નહીં કપટ ક્યાંથી આવે એ તો આમ જરા માન ને હાથવા માટે કપટ કરે શું કહ્યું અને આ તો વૈભવ સુખો ભોગવવા માટે કપટ કરે પુરુષ માન ને હાથે હારું કપટ કરે દાદા એ કપટ ડિસ્ચાર્જ માં ગણાય ડિસ્ચાર્જ માં ગણાય એ કપટ એ જે કરે છે હવે એ બધું ડિસ્ચાર્જ છે પણ હજુ કરવાના ભાવ છે એ તો લવ હિસાબ થઈ જાય થઈ જાય છે પછી ધીમે ધીમે પૂરું થાય હા વીસ હજાર ડોલર આપવા પાછા કાઢ્યા વધારે પડતા લેવાય નહીં આ તો મંદિર નું કામ છે સવાર ઠીક લાગે એટલે પ્રમાણ પાંચ વાગે ગયા સુઈ જશો ગાડી મળી ગઈ બારડોલી થી હવે બહુ આઘું નથી એના જેવું ગાડી ના મળી હોત કઈ જાત ગાડી નથી મળી ગાડી મળી ગયા પછી ત્યાંથી ના મદદ શીખાવી થઈ હા સારી નહીં જવાય બરોબર છે બહુ સરસ બહુ સરસ મેં અમે ખાસ કરી આવું પડશે બેટા આવી મેં મહિના શરૂઆત પછી આવશે તમે જઈશું લઈ રહે સંજીરા ત્રેવીસ ચાર સત્યાસી સવારે નમોને દેખાય એટલે હાર્ટ ડોક્ટર ને ભૂલીબેન પૂછે છે સ્થૂળમો સૂક્ષ્મમો સૂક્ષ્મતરમો અને સૂક્ષ્મતમો એ સમજાવો ને દાખલા આપીને Mm-hmm. બીજી કઈ નથી કલ્યાણ એવું જ કરવું છે હવે નહી બધું કાપી જ નાખો બધા દાણા કાપી નાખો મગજ સારું હોય ને બધા વિફાઈ જાય એટલે કાપી નાખે બધા અને વાંચવા કરે પુસ્તકો બહાર મૂકી દેવા બધા તે કારણે એક ભરાઈ જાવ આવું સરસ જીવન છે સરસ તો એક ભરાઈ જવું એક પોતાનો સંસાર વ્યવહાર ચલાવવો પડતો અને બસ બે સીધું સીધી લાઈન નહીં એડજસ્ટમેન્ટ બીજા બધા વ્યવહાર ઉપલબ્ધ બધા ડ્રામેટિક બધું જાણવાની ઈચ્છાઓ કરવા છે ને બધું એકુનો પાસ ના થાય એટલે આજે મેં વિધિમાં મૂકેલું છે કે આવું આવું ના હોવું છે મગજ હાઈ ક્લાસ મગજ પછી ધોરણ થઈ જાય પાછળ જ આવે આ કોલેજ નું હોય ને તેમાં રખડવાનું બે હાથે ના બને હું તો રખડવાનું બંધ પડ્યું ને એ આ બધું આઠ ફાટું વાત વાત કરવાનું મગજ બધું ના કડી થાય કે ના રૂપા થાય તમારા મનમાં વિચાર હોય કે આવું કરવું છે આવું કરવું પણ થાય કેવી રીતે નિમિત્ત જોઈએ નઈ અમારી વાણી વચન બળ મનમાં ભાવ હોય પણ કપાય નહીં કેટલા વખત ભાવ હતો ઘણા વખત હે ઘણા વખત હા મનમાં થયા કરે ના જોયા નથી કોઈ કાપના ઝેર કર્યું છે હજુ બીજા બધા મોહ છે મોહ હતા ને મોહ તે મોહ તો તને છે અમારે હતા મોર અને આ જુદું છે આ જાણવાની ઈચ્છાથી બધું કરે મોર ભગવાને કહેવાય એક ડુંગર હોય તેમાંથી એક પથરો આમ લાભો નીકળ્યો હોય તો આપડા લોકોને કહ્યું કે ભાઈ ફોટો લઈ લે એમાં શું લેવાનું કે છે ના ભાઈ એક લઈ લે ને એક લઈ એના પોઈન્ટ વાર પંદર સત્તર આમ થી આમ ફરી ફોટા લઈ લે એ બહુ કહેવાય તેમાં તન્મય આકાશ આ તો જાણવા ઈચ્છા હોય તને લાગે બહુ છે કાપી નાખો આસ્તી ચોપડી વપડી બાંધી બાધા કરજો અડવા નહીં ડિસાઈડ તો હજાર ડિસિઝન શક્તિ આવશે જે ગામ જવાનું નહીં તે ગામનું નામ પૂછ્યું શું કામ છે આપડે આપડે અલ્જેરિયા જવાનું નથી તો અલ્જેરિયા પૂછ પૂછ કરે તો આગળ શું થાય તક ના મારે જવું ને પાણી વાર નહીં તેનું તે એ બધી બ્રેન બધા કેવા હતા એકલા દવાખાનું ખોલ્યું ને તે મારે ભરૂચ બે દાડા જવાનું હું તો આગળ મગું તમને મળવા આવ્યો રહેવાનું બીજે કઈ જવાનું નહીં કે બહુ સારા માણસ માહિતી બહુ મરતાવડા રહીને આ બહુ મરતાવડો બધું નાના છોકરા વાતચીત કરે ગમત કરે બીજા કેમ કે ભાઈ મરી ગયો પેલા ડાયા બી કેવું ડાયા બી ખરા બીજા ના મરી ગયા છે નહીં મણિજી મારા ચીફ માં હતા પાછળ મારું બહુ ચીડાતા હતા લેરી એટલે એમને લેરી મળે કે નહીં તો ભાઈ લેરી મળે સારું કોણ ખાવું લાવે Thank you. મને બધું છે મારી બહુ ખુશ હતા મારી બેન લોકો મારા જુદા એ વાત સમજે કાઢ્યું જ નથી હું ત્યાં આવવા મળે લોકોને ગમતું નતું ઘોડો તો હતો વડવા તે કહેતો મને કેવડે તું આવત નહીં ગામમાં વરઘોડો ના આવ એવું નહીં એવું નહીં હમણાં હું મલવા ગયો હતો ને થોડા વખત બધો તમે આવ્યા હતા ને કોઈ આવો જેવો પહેલા જેવો પ્રેમ નહીં દેખાતો પહેલા મારા જુવેર ખૂબ હે ખૂબ હે એમને સમજાતું નથી આક્રમ આવું હતું સાંભળેલું નહીં ને આવું તો એ સમજો રસ્તો હશે એવું લાગે તો તારા ભાઈ કેવાના હતા પેલા સુકુમાર કે હું કેવાનું કે નહીં ના કે તમારી પર વધારે કે તો ફર્યા આપણે કહ્યું અમને આનંદ તો આવતો ના કહેશો ગુપ્ત રાખો કહ્યું આપડે ધર્મ જ એમને આનંદ થવો જોઈએ દુઃખ નું પરિણામ આપણે ન થઈ તારા પર ધ્યાન હતા તો એમને ત્યાં ઉતરેલો હતો મારે ત્યાં ઉતરવાનું એ તારા પછી ગયા હતા હેડમાસ્ટર હતા બાજુ આ અને સૂક્ષ્મતમ મો સમજાવો તને શું હતું કે ભૂલ ચૂક થાય એવું કાઢી આપણું જય સચિદાન અને સૂક્ષ્મ અંદર હોય અંદર થી હોય એ સૂક્ષ્મ કયું અંદર અંદર હોય એ સૂક્ષ્મ શેમ હોય તે અંદર હોય સૂક્ષ્મ એટલે દેખાય નહીં એવી રીતે મોહ થાય તે એટલે આમ દેખાય નહીં પણ મોહ થાય તે અંદર મનથી મનથી થાય વિચારોથી વિચારોથી એ સમજાતું દયા નવી રીતે સમજાવતું કરે દર વખતે નવું નવું તમને શું આ બધા લોકો આ ફોરેન વાળા વિચાર વગર નો વિચાર દેખતા ને હાથે પડતું આંખે આપણને એવો મોહ ના હોય આપણને સૂક્ષ્મ હોય કેવું હોય બરોબર મજૂરો ને સૂક્ષ્મ હોય ના મજૂરો ને સૂક્ષ્મ હોય અને પછી ઊંચી નાતા અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મતર બે હોય ઊંચી નાતા મજૂરો સુખ માંગવું હોય સોલ તો આપ હોય બધું સુંદર સમજતા નથી ને એ સોલ શું કહે સમજાયું ને વિચારા કરવા કરે બહુ ઉત્પન્ન થાય દેખતા જ બહુ ઉત્પન્ન થાય અને આપડે તો વિચાર કરે મજૂરો વિચાર કરે અને પછી ઊંચી નાતા હોય તે સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મ તરે હોય અને મોક્ષ માર્ગે જોવા મળ્યું તે સૂક્ષ્મતમ હોય સૂક્ષ્મતમ મોક્ષ માર્ગે જાય છે પણ હજુ કઈ મોહ રહ્યો છે સૂક્ષ્મતમ આવી રીતે સમજાય સમજાય ને વિચાર વગરના મોહ એ બધું સ્થુલ મોહ પછી શું કીધું છે તુલસીબેન પૂછે છે કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ મોહ કાઢવા શું કરવું આપણને દેખાય એ મોહ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ મોહ તો તમે મોક્ષ જવું છે તો એ મોહ ઉત્પન્ન થાય નહીં એ સૂક્ષ્મતમ મોહ પહેલું તો મોટી જવાય પછી જશે જ્ઞાન હાથે થઈ જાય બરોબર ફૂલ મજબૂત ફરે છે કઈ વિચાર્યું કર્યું નથી કોના હારું કરું તે ખબર આ બધું કોના હારું કરું તે ખબર નથી આપડા લોકો મારી હાથ પેઢી મારું નામ રહેશે એમને એ નહીં પડે બીજા અને કેટલાક ઊંચી નાચતા લોકો તો મોક્ષ માટે જ જીવે છે પણ પણ ઠેકાવું પડતું ભટક્યા છે મોક્ષ માટે સમજી ગયા સુખ નથી એવું બધું ફરી કાઢેલું ફરી વાર લાગે ખરું કે અમારે સુખ નથી એવું કારણ સ્થુલ બહુ છે આપડે લોકો કેટલાય લોકોના મનમાં ઈચ્છા હોય મારા ત્યાં છુટકારો થાય સારું પણ રસ્તો મળતો નથી એટલે ફરે છૂટકો થઈ ને મો નથી કરવો છતાં કરવો પડે છૂટકો જ નહીં દાદા ની સરળ જણા નથી પકડાતી સમજાયું પુષ્પાબેન કે છે કે આપણને આપણને જ્ઞાની મળી ગયા હોય મોક્ષ આપ મળી ગયો હોય છતાં આપણને એમ રહ્યા કરે કે કેમ કરીને જલ્દી છૂટાય એ પણ એક પ્રકાર નો મોહ ગણાય એ મોહ ગણાય ને મોહ તો પોતાની નું ભાન ના હોય ત્યારે મોહ કહેવાય જાત જાતમાં ભાન થયા પછી મોહ ના હોય બાળકો વાલી બીજા બધી ખરાબ